ભગવાનના રૂપ આનંદ જે બધા ગુણો છે તે અહીં દેખાય નહીં તમારે કે ક્યાં રહે છે ભગવાન તમે તને શું લાગે છે ત્યાં ઉપર રહેશે ઉપર કોઈ બાપો રહેતો નથી બધે ફરી આવ્યો કોઈ આકાશ જ છે કે એનું એડ્રેસ પણ તમે જાણો છો તો કે એડ્રેસ લખી દે God is in every creation whether visible or invisible not in creation આ ક્રિએશન છે creation is man made man made માણસે જે બનાવ્યું છે એમાં નથી હા તો આપણા લોકો કમાર એ થંભાવો એ ભગવાન તો રાખો સારો ભાઈ આવું જ પગ બોલે છે સમજે એવરી ક્રિએચર કુદરતનું બનાવેલી વસ્તુ હોય છે એ ઝાડમાં છે પણ કપાયા પછી નહીં ફર્નિચર બને પછી હા હા હા કર્યો એ ખરા આ બેન મેડ છે ત્યાં એટલે મનુષ્યનો હાથ આટલો બધો ખરાબ હોય શકે એ મનુષ્યનો હાથ આટલો બધો ખરાબ હોય શકે હા ખરાબ નહીં ખરાબ ભગવાન એ જતો રહ્યો ઈશ્વર કે ભરી જાય છે લાયક થઈ જાય છે એટલે પ્રોસેસ આ પ્રમાણે પ્રોસેસ થાય કામ ત્યાર પછી કે તો એ વર્લ્ડ લીધી પધલ કહો આ ફોલ કે તો આ પધલ તને ઊભા થાય છે નહીં તો તમારે રોજ પધલ ઊભા થાય છે પધલ ના થાય એવી ભૂમિકા હોય ખરી તો તો ભગવાન થઈ ગયો કે છે ને એ ભૂમિકા એવું હાલ છું બહાર જયારે ફરી આખી જિંદગીમાં પધલ જ ઊભું ના થાય આ જિંદગી ફરી પધલ જ ઊભું થાય હવે એ વ્યક્તિ પોતે રિયલાઇઝ કરી શકે કે મારી પાસે કોઈ પઝલ જ નથી એ વ્યક્તિ પોતે રિયલાઈઝ કરી શકે કે હવે મારી પાસે કોઈ પઝલ નથી એમ રિયલાઈઝ કરી નહીં અનુભવો હોય રિયલાઈઝ એટલું નહીં અનુભવો નિરંતર વર્ત્યા કરે <laughs> આ કાળ ફાધર પઝલ પૂરી થાય નીકળતા સત્તા નથી રાતના કેટલા કે પેલા નીકળતા હતા લોક ધર્મ થી માંગે ધર્મ થી ધર્મ વિજ્ઞાન કેટલો ડિફરન્સ છે વિજ્ઞાન એટલે સિદ્ધાંતિક હોય કેવું અહીં વિરોધાભાસ ના એક શબ્દ વિરોધાભાસ ના હોય સિદ્ધાંત અરે ધર્મ તો અધર્મ હોય અધર્મ ને ધક્કા એનો ધર્મ પરમ ધર્મ અધર્મ ને ધક્કો મારો ખરે ધક્કા માર માર કેવાય બેવા ના દેવા અંદર અહીં તો ધર્મ કે અધર્મ હોય તેની કઈ પરવા જ નથી સિદ્ધાર્થમાં આવી જાઓ ધર્મ અધર્મ તો બહારનો વિભાગ છે એ આંતરિક વિભાગ નથી કેટલીક વસ્તુઓ ચાર્જ થયેલી છે ને કેટલીક ચાર્જ થઈ ગયેલી છે તે ઇફેક્ટિવ છે અને બીજી ચાર્જ થઈ રહી છે એટલે ફરીના સાયન્ટિસ્ટ પૂછે કે પુનર્જન્મ સાચી વાત છે તદ્દન ફેક્ટ છે કારણ કે હિન્દુસ્તાન એકલું જ માને છે બીજા આખા દેશમાં કોઈ દેશ માનતા નથી એટલે અમને માન્યામાં આવતું નથી અમારા આ દેશમાં હિન્દુસ્તાન કોઈ તમને સમજાયું કારણ કે બધા સંતો કહે છે કે કોઈ આઠ વાગે તેમનો તે માણસ અહીંયા આગળ સંત ભરી જાય છે બીજો આઠ વાગે તેમનો રાજા થાય છે આ બધા કારણો લઈને કાર્ય થાય છે એવું બધું સમજાવે છે પણ અમે માનતા નથી આ એ શું કે તમે જે માનો છો કે આ દુઃખી થયું આ સુખ થયું ભણાણું થયું એકને ખાવાનું મળતું નથી એક રાજા થઈ પડે છે એ બધા કારણો એથી તમે કર્મને માનો છો અને તે અમે માનતા અમને ભગવાને ભગવાને આ ધર્મ આપ્યું એને દુઃખ દુઃખ દુઃખ દુઃખની જગ્યાએ મૂકો તો ત્યાં દુઃખની જગ્યાએ સુખની જગ્યાએ મૂક્યો એમને ફાવે ત્યાં મૂક્યા એટલે આપણો સિદ્ધાંત શું થાય છે એ લોકો પુનર્જન્મ જે જવાનો રસ્તો છે એ ઉડાડી ગયેલો છે ને કારણ ભગવાને જે મૂક્યા છે આ પ્રમાણે ભગવાનની ઈચ્છા પ્રમાણે શું કહે છે ભગવાનની ઈચ્છા પ્રમાણે પણ એ લોકોનો પ્રશ્ન તો ના કોણ થયો ને પુનર્જન્મનો પુનર્જન્મ હા તે હકીકત છે કે નહીં એમ સાત્વિક છે ને પણ આપણા લોકો અહીંયા આગળ આ સમજાવીએ કે ભાઈ આ જન્મ્યો દુઃખી કેમ છે આ જન્મ્યો સુખી કેમ છે આ બે ભાઈઓ આ દુઃખી થયો ને સુખી થયો આપણા પાસે કારણ શું છે એવું પૂછીએ આપણે એટલે આપણા લોકો સમજે કોઈ પુનર્જન્મ છે પણ એમને સમજાય નહીં એ તો કે ભગવાન જ આવી ઈચ્છા છે કે આ દુઃખી કરવું તમે સુખી કરવું એટલે શું થયું આપણું કસર ઉડી ગયું આપણું સિદ્ધાંત એટલે પછી મેં કહ્યું સાયન્ટિફિકલી બતાવું કહ્યું એમને સાયન્ટિફિકલી બતાવી ફ્રેન્ડ સાયન્ટિસ્ટ હતો ઔરંગાબાદ એરોડ્રોમ પર ફોટો હું લઈ ગયો મારો ને એનો ફોટો હું લઈ ગયો સમજાય દીધું effect and quantity, quantity is effect, effect and quantity, quantity is effect, effect and quantity, quantity effect. So this is the સંસાર પુનર્જન્મ પુનર્જન્મ થઈ રહ્યો ત્યારે સમજાય છે હવે આમાં કોઝિજ બંધ કરી દઈએ આ તાર ફાધરને કોઝિજને બંધ કરી દીધા છે એટલે ઇફેક્ટ એટલી રહી આવે ઇફેક્ટ હારી ખોટી વજનમાં તો રાખવાનો ધર્મ ધર્મ શું હોય છે કે હજુ દેવા લેવા રહ્યા છું ધર્મ પેલું બદલાવું જોઈએ આચાર અહીં આચાર અહીં અંદર બદલાઈ ગયું અંદર ચિંતા ના થવી જોઈએ ઉપાધિ ના થવી જોઈએ ગાળ ભળતો અસર ના થવી જોઈએ એટલે એ આચાર બદલાવાની એમ એટલે આચાર બદલાવા જોઈએ આચાર બદલાવા જોઈએ એમ આચાર બદલાય ના બદલાય એને આચાર તમારા થકી બદલાય ને આપના થકી બદલાય ને આચાર આપની પાસે આવે એટલે પછી આચાર બદલાય એમ કે છે આચાર દસ પંદર વર્ષ પછી બદલાય દસ પંદર વર્ષ હા કોઈ આચાર ઢીલા હોય તો જલ્દી બદલી કોઈ વધારે પડતા મજબૂત હોય તો દસ પંદર વર્ષ પછી પણ ધીમે ધીમે બધા આચારની જરૂર નથી મારી રાગદ્રેશ થાય છે કે નહીં એટલું જ જોવાની જરૂર મારી રાગદ્રેશ થાય છે કે નહીં એટલું જોવાની જરૂર ખબર પડે ને આપણે હમણાં લોકસત્તામાં આવે છે ને અમૃતવાણી એની અંદર મેં એવું વાંચ્યું કે એક કલાકની અંદર મોક્ષ આપે હા તો પછી તમે કહો પંદર વર્ષ લાગે કઈ રીતે આચાર એ થતા પેલો એક કલાકમાં મોક્ષ આપે એવું છે ને આપની વાત તો કે અને એ વાત અને આપણે કહ્યું કે પંદર વર્ષ લાગે એના આચાર બદલાતા આચાર તો એને સમજાવો એટલે શું આ સંસાર નું દુઃખ અડે નહીં આ સંસાર ના દુઃખ થી જ લોકો દુઃખી છે ક્યાંથી દુઃખી ત્યાં લોકો સંસારના દુઃખથી કારણ કે સંસાર દુઃખ અડે નહીં એનું નામ પહેલો મોક્ષ અને પછી આજે છૂટી જાય એટલે સનાતન મોક્ષ એક કલાકની અંદર જે પ્રશ્ન એક કલાક બરાબર એટલે એનો જે છૂટી ગયો ને આ દેહ એક કલાકમાં છોડી દીધો ને એટલે એને તો પછી સ્પર્શવાનો જ નથી ને કોઈ પ્રશ્ન કોઈ પઝલ પછી તો કઈ સ્પર્શે લે દુઃખ એટલે પંદર વર્ષ ના લાગે એનો મતલબ એ થયો તો પછી પંદર વર્ષ ના ને એક કલાકમાં જો દુઃખ જતા પંદર વર્ષ એને એને જતા રહ્યા એને પોતાને પણ ઘણા માણસો ને અસર રહે ને પોતાને દુઃખ ના થાય બિલકુલ પોતાને ના થાય હા પણ બીજા બધાને તો અસર રહેવાની ને તો એનાથી એને શું મતલબ હા દાખલા તરીકે મને કઈ દુઃખ નથી તો પછી મારે ઘરના માણસોને ગમે તે થાય એમનું એમનું ઘર મારે ભોગવવાનું નથી પરીક્ષાઓ આપેલી હોય દસ દસ પરીક્ષાઓ આપેલી હોય એ રિઝલ્ટ ના આવ્યું હોય તો તો નહીં તો પછી રિઝલ્ટ તો આવે પણ આ રિઝલ્ટ આવે છે આ બધા અત્યારે આપ્યા છે ને એ રિઝલ્ટ છે એ કોઝિટ નથી આ પહેલું સાયન્સ આપણે વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન શોધ છે આ બાકી આ જગતમાં તો આચાર આચારથી અંદર ચાલો શું કે છે આપણે અંદર થી બહાર નીકળીએ અંદર પર બિલકુલ શાંતિ ચિંતા નહીં એક ચિંતામાં તો જાનવર વાળી આવે એક જ ચિંતા છે આને પર ચિંતા થતી હતી ખરી જાનવર વાળી તો પછી તો એનો મતલબ કે લોકોને ચિંતા નથી થતી હે લોકોને ચિંતા થતી નથી એવું થયું ને એક ચિંતાથી જાનવરનું આયુષ્ય આવતું એટલે લોકો તો કેટલી બધી ચિંતા કરે છે હા એટલે એવું બધું પુણે બંધાય છે ને ચિંતા પુણ્ય પ્લસ માઇનસ બધું કરતા એટલે સરવાળા બાદ બાકી હા હા છેવટે પછી વધારે એ રહ્યું તો જાનવર જવું પડે શું અને ચિંતા એ તો અહંકાર છે માણસનો મોટા મોટો ઇગોઇઝમ હોય તો ચિંતા છે હું જ ચલાવું છું એના મનમાં બેસી અને આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી મહાવીર કૃષ્ણ કે કોઈ કે જેને ઠંડા સ્વતંત્ર શક્તિ હોય હવે તમારો પાછો પ્રશ્ન એને કરતા માને પબ્લિક ક્યાં સમજ્યા શક્તિ એટલે એ રામ ને કે મહાવીર ને કોઈ ને પોતાની સ્વતંત્ર શક્તિ નહીં ભગવાન કૃષ્ણ ભગવાન પૂજવા લાયક કઈ રીતે થયા પૂજવા લાયક કઈ રીતે થયા એ લોકો તો લાયક રીતે થયા લોકો લાયક પૂજવા લાયક અંદરના જે ગુણ છે ને અંદરના ગુણ આ દેહ દેહ તો કોઈનો વસ્ત્ર હોય નહીં આ કૃષ્ણ ભગવાન પેલું ગયા હતા ભારતીય ઉડ્યા પાણી પાણી કરતા પાણી સ્મૃતિ છે અને એ વાસુદેવ નારાયણ હતા એને કહે કે હું વાસુદેવ નારાયણ તું સમજું એના કરતા વધારે હું સમજું ને મારી સાથે સાથે જ છે હવે એ કૃષ્ણ ભગવાન તીર્થંકર થવાના છે હવે આ મહાવીર ભગવાન તીર્થંકર કરતા એ તીર્થંકર એટલે કોઈ ભગવાન કમ્પ્લીટ આ કૃષ્ણ ભગવાન તો વાસુદેવ નારાયણ હતા ત્યાંથી ભગવાન કહેવાય પણ છતાંય બેન ચાલે ને તો કૃષ્ણ ભગવાન કે હું આ બધું કરું છું એ બધું કહે લખ્યું હોય ને એ લોકો સમજતા નહીં એની ભાષા લોકો સમજાય બરોબર ને કૃષ્ણ ભગવાન મને એક એમ કહેતો કે કૃષ્ણ ભગવાન મારે પેટે જન્મ્યા છે કે આ લોકો ખોટું લખ્યું છે ને દેખીને બધું તને શું લાગે કૃષ્ણ ભગવાન ઉપરથી પડ્યા આકાશમાંથી પડ્યા હોય એવું લાગે છે ના ના એવું મને ના લાગે તારી સરકાર નહીં આવતી આ દુનિયામાં જેટલા ભગવાન થયા એ બધા માને તો તે જન્મેલા હતા જેટલા છે એટલા બીજો કોઈ ભગવાન છે નહીં બીજો બહાર કોઈ ભગવાન છે જ નહીં અહીંયા આગળ પૂર્ણતા પૂર્ણ દશા થાય છે માને કે તે જન્મી પૂર્ણતા થઈ અને ત્યાં સીધા ક્ષેત્રમાં ચાલ્યા જાય સિદ્ધ ક્ષેત્રમાં અને ત્યાં પણ સ્વતંત્ર રહે છે તમારી પાસે એકાકાર નહીં થઈ જાય એકાકાર થઈ જવા તો ત્યાં જવાની જરૂર શું હતી ત્યાં પોતાના સુખમાં સ્વતંત્ર સુખમાં રહે નિરંતર મહાવીરનું કે રામનું એક મિનિટનું સુખ આ દુનિયા ઉપર પડે તો વરે સારું આપણે અહીંયા આખા દુનિયા બચા રહે એટલું મિનિટનું સુખ હોય એક મિનિટ એક મિનિટ અને આ લોકો દુઃખી દુઃખી મળો દિગલ ચોપડો હોય એમાં મળો દેખાય તે દિગલ ચોપડો હોય મળો અનુભવ કરેલો છે દિવેલ વાળો નહીં પણ દિવેલ જેવા મોઢાનો અનુભવ કરેલ છે અગર તો હમણાં દુઃખી થાવ તો દુનિયામાં દુઃખ છે નહીં હું એક કાઢવા આવ્યો છું બધા દુઃખી નથી તમે દુઃખી અણસમજણથી દુઃખી છે બધા શેનાથી અણસમજણ નહીં પણ ઝેર સમજણ છે અણસમજણ હતું હારી પણ આપણે ઝેર સમજણથી દુઃખી હવે એ કઈ સારું ખરું અણ સમાજ ને ગેરસમજ માં શું તફાવત આ સબ્જેક્ટ તો જાણે કે એને કોઈ તમે આ સમજ્યો જ નથી એ બાબતે આ સમજણમાં કરાય અને ઘેર સમજણ તો સમજેલો છે નથી સમજતો એ મને મળે છે સમજ ને ઘેર સમજણ કીધું છે બીજાને સર આપતી હોય તો એ સર આપે આચરણમાં ના મૂકી શકે સમજણ છે બીજાને સલાહ આપે પણ પોતે ગેર સમજણ હોય કર્યું કઈ બને બને હા world is puzzle itself there are two viewpoints to solve this puzzle one relative viewpoint one real viewpoint પુસ્તકો ના હોય હું જે બોલું તો ગોડ ઇઝ ક્રિએટેડ લખે આ બધા સંતો એવું કે ભગવાનને બનાવે પણ શીખવાને માટે ઇન્દ્ર ઘટનના છોકરાઓ માટે એ સંતોષ છે કોના માટે છે ઇન્દ્ર ઘાટનના છોકરાઓ હોય છે એના માટે માસ્ટર જોઈ ના જોઈએ એના માટે આ બધા આપણા સંતો છે આપણા હિન્દુસ્તાન જે સંતો છે ઇન્દ્ર ઘાટનના છોકરાઓ માટે છે અને હું તો કોલેજીયન માટે છું આ રશ્મિ છે ગુગેન્દ્ર ઘાટના છોકરા માટે કૃષ્ણમૂર્તિ કેન્દ્ર ગાર્ડન છોકરા માટે આવું બોલો ને એટલે જ આ તો એ લોકો તો પોતાને એમ ગણે છે ને કે અમે તો એ લોકો તો એમ જ માનતા હશે કે હું તો કોલેજ પણ વધારે શીખવા વાળો છું <laughs> એવું છે નહીં કે અત્યારે એ અમને કે મને કે આ રાજની તારા કે કોઈ કે તમારા કરતા અમારો રસ્તો ઊંચો હતો હું બરોબર તદ્દન સાચી વાત તો એ સ્થિર રહે તો હે છૂટી જાય તારા આ ઘેટવાના આવી જાય ત્યાં ભરવાડો વાડ વાડે બહુ સારી કરે છે સમજ પડી ને પણ એનાથી આપને શું એનાથી શું મતલબ છૂટી જાય તો ભલે છૂટી જાય એ છૂટીને તમારી પાસે જ આવવાના છે ને આવે કોમમાં નથી બધા તમે જે કીધું ત્યાંનું છૂટી જાય ને આ પકડાયેલી તો એટલે મીન્સ કે આ પકડાયેલી તો હા એટલે એમને એવી દહેશત બે જગ્યાએ કરી બને એટલે એ કંટાળી છોડીને આવતો રહે તો બે બાકી અમે છોડાઈએ નહીં તમારું છોડ્યું ને એનું પકડાય નહીં શું કરવું એની જવાબદારી કોને મતલબ હવે કોઈ છોડાય નથી અમે તો એની જગ્યાએ જવા રહેવા દઈએ એટલે આની અંદર પાછો વિચારની અંદર ભેદ ના થઈ ગયો કે તમે સામાન્ય માણસે છોડાવી શકો તો એ પણ તમારી દ્રષ્ટિએ તો સામાન્ય જોવા જોઈએ ને એટલે આમાં ભેદ ના થઈ ગયો જેમ તમે સામાન્ય માણસને છોડાવી શકો તો એ પણ સામાન્ય માણસ છે ને એમને કેમ ના છોડાવે પેલા લોકોને તમે ના પાડો તો એમને ના છોડાવું જે વળગેલા છે એને મારે છોડાયેલું કામ નથી છૂટો થઈને આવ્યો હોય તો એને આ પોતાને ત્યાં અસંતોષ હોય તો જ અહીં આવો શું કરવું ત્યાં અસંતોષ હોય હા તો આગળ તમને સંતોષ હોય તો અહીં આવતો નહીં અમેરિકામાં એવા માણસો અહીંયા આવતા હતા દર્શન કરવા માટે મેં પૂછ્યું કે તમે ક્યાં શું કરો છો અત્યારે સર પેલો શું કર્યું સત્ય સાહેબ સત્ય સાહેબ બાબાનું સાહેબ બાબા તમને શું લાભ થયો એ મને કહો કે અમે જયારે યાદ કરીએ છીએ ને હાજર થઈને અમને એકાગ્રતા રહે છે એનામાં આનંદ રહેશે આ તમારે જરૂર નથી આ જ્યારે કોઈ સ્થિતિ નથી તેના માટે આ જરૂર છે શું છે જેને કોઈ સ્થિતિ નથી આધાર પ્રાપ્ત થયો છે એને આ જરૂર નથી અને તમે સંતોષ છે કે નહીં કારણ કે સંતોષ તો છે પણ આ જોડે જોડે ના જાય એવું નહીં ચાલુ છે તે પાછા કરવું અને મેં કહ્યું અમારા પ્રત્યે સાચું છે એવું કહું એને સીતા ને તૂટી જાય સીતા બિચારે એને સીતા તૂટી જાય અમારે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ અમારાથી ન થાય ભાવ પણ એવો વિચાર પણ અમને આમ વિશાળ રીતે વિચાર્યું કે દુઃખ તો પહોંચાડતા જ નથી ને આપ વિશાળ એટલે અમે વિશાળ રીતે વિચારીએ તો આપ એને દુઃખ તો પહોંચાડવાના જ નથી કારણ કે એને ત્યાંથી તમે લઈને તમારી પાસે સુખી કરવા માંગો છો એમાં એને દુઃખ લાંબી દ્રષ્ટિથી જોઈએ તો એને કોઈ દુઃખ પહોંચાડે તો ના જ કહેવાય એટલે બીજી દ્રષ્ટિ વિશાળ દ્રષ્ટિથી જોઈએ તો તમે એને ત્યાંથી લઈ અને તમારી પાસે એને સુખ જ આપવાના છો ને પકડી નહીં શકે એના જે મોહનો જથ્થો ભરેલો છે ને ત્યાં પકડ્યા છોડી જતો રહેશે એટલે એ કોની અસર હેઠળ આ સત્ય સાંઈ બાબાની અસર હેઠળ ડેવલપમેન્ટ કેટલું છે જોઈ લઈએ અમે ડેવલપમેન્ટ આ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ છોકરો હોય ત્યારે ફર્સ્ટ યર એમાં લઈ જઈએ કોલેજમાં કામ લાગે તો એનું ડેવલપમેન્ટ જોઈએ અમે તને એલાવ કરીએ પણ તારા બધા જે છે ને એ બધાને એલાવ ન કરીએ બરાબર ને કેપેસિટી હોવી જોઈએ મારું હું જે કહું છું ગ્રાફિંગ કેપેસિટી ધરાવે માની લેવાની વાત જો આપના આપના શબ્દમાં કહું તો હું તો અભૂત છું મારી પાસે ગ્રાફિંગ પાવર જ નથી માની લેવાની મારી જે વાત હોય ને તે માની લેવાની કોઈને ના પાડી નથી કોઈ માની લેતો નહીં મારી પર શ્રદ્ધા રાખતો જ નહીં તમને શ્રદ્ધા આવી જોઈએ હું ગાળો ભરું તો તમે શ્રદ્ધા આવી જોઈએ તે શ્રદ્ધા બરાબર કારણ મારી પર શ્રદ્ધા રાખો એક એક મહારાજ મને જ એવું કહેતા હતા રીના મહારાજ મારી પર શ્રદ્ધા રાખો હું પચીસ વર્ષની ઉંમરનો ત્યારે બિલકુલ સાહેબ તમે શ્રદ્ધા રાખવાની કહો કેટલો વખત રાખું બે દાડા રાખું ત્યાં છ એક મને રાખો તમે સાહેબ પણ ચોટતી થઈ મારી આ ટિકિટ હું ચોટાડું છું ને તે પડી જાય પાછી એવું કંઈ ગુંદર લગાડો અને આ ટિકિટને એવું ગુંદર લગાડી આવો તો હું ચોટા ચોટે પણ ગુંદર તો તારી પાસે છે નહીં અને શ્રદ્ધા શકે નહીં પણ દેહમાં જો કોઈ એવા હોત તો દેહથી હું આકર્ષી નહીં પણ એવું કોઈ આકર્ષણ જેવું છે નહીં એવું કંઈ વાણી બોલો કે જેથી મને આકર્ષણ ઉત્પન્ન થાય એટલે અહીંયા આગળ તો કોઈએ શ્રદ્ધા રાખવાની જ ના પાડી દરેક સાધને ના પાડી તમને આપવી છે હું ગાળો ભોળું તોય તમને આપી સાયન્ટિસ્ટોને બધું ભારે ભારે કહ્યું તો એમને આવી હતી કારણ સાચું તો સત્ય જાણવાના લોકો કામી છે જાણવાના ઈચ્છાઓ છે લોકોને વાસ્તવિકતા થતું ને પેલું સત્ય એ સત્ય જ નથી આ જગતનો વ્યવહાર જે સત્ય છે ને એ તો વ્યવહાર સત્ય છે અહીં આગળ સત્ય પહેલાં આગળ સત્ય ઠરતું પડે એ કે છે આ મારે કામનું નથી આ લોકો કે કામનું છે પેલા કામનું નથી સત્ય એવું હોવું જોઈએ કે અવિનાશી હોવું જોઈએ સનાતન હોવું જોઈએ કેવું ક્યારે પણ આ સત્ય ન થાય એટલે આ અવિરોધાભાસ થાય જ્ઞાન છે જલ્દી ના માને પછી માન્યા પછી છોડે નહીં પછી તારે ખબર પડી એટલે તારે પચીસ જણ છે ને પચીસ જણ એક એટલે આમ આમ વિશાળ દ્રષ્ટિ ઘણા લોકો એ સંસારમાં બાગમાં તેડી તો આગળ એમને ચા પાણી પડશે અને કઈક બાજુ મને કે દાદા ગાડી તમે આવજો હું ઉતરીશ એક કલાક તને લાગે પડી બધા પચી જશે પચી જાય જઈને તને હું વાત તને લોકોને જોઈએ જ છે સાચી વાત જાણી છે બધા ઊંધી વાત નથી કરતા સાચી મળે ક્યાં મળે એક અક્ષર જગતમાં સાચો ચાલતો નથી બધું ભ્રાંતિ ચાલે છે શું ચાલે છે ભ્રાંતિ છે બધા અને આ ત્યાં હોંભળી એ બધી આ બધી ભ્રાંતિ કેવી આ ભ્રાંતિ સત્યને પ્રમાણનારી છે કેવી છે સત્યને પ્રમાણનારી તેની ભ્રાંતિ ભ્રાંતિને જ પ્રમાણનારી છે આ જે તે હોંભળી એ પણ ભ્રાંતિ છે પણ એ ભ્રાંતિ છોડાવનારી છે શું છે તને સમજ પડી ને માસી કેટલા છોકરા આ સૌથી મોટો ના હોય મતલો દેવું પડે તો ક્વોલિટી છે ને તમે તમારે પાસે પાકે બીજી કઈ પાકવાનું છે ત્યારે કારણ કૃષ્ણ છે અને રામ રામ રામ કરે હેલ્પ કરે ને તો હેલ્પ કરે ને રામ રામ બોલો ને એટલે એકાગ્રતા રહે તે રામ એટલું બોલે તો નહીં મરા બોલે તો ચાલે શું બોલે ચાલે મરા મરા બરા બરા બરા બરા બોલે તો ચાલે મરા નહીં આ તરકો કા કીટી કીટી બોલજે તો એટલો જ આનંદ થશે એ વિજ્ઞાન છે જપણું જપ વિજ્ઞાન છે તર એક ભગવાન નથી આનંદ આપતા તારે હવે પડી ને જપ ને તપમાં શું છે જપ જપ જપ કરવાથી શું ફળ મળે તપ કરવાથી શું ફળ મળે જપ કરવાથી એકાગ્રતા થાય મન મન એકાગ્રતા થાય અને તપ કરવાથી મય પાપ હોય તે જડી જાય ને એ તપ કરતી વખતે જપ તો કરવા જ પડે ને કે તપ એટલે કે અન્ન જળ નો ત્યાગ કરવો કે તપ એટલે શું કે કોઈ તને અપમાન કર્યું તે કહે તે હમા માણસનું મનમાં ખરાબ એનો અમારા માટે ખરાબ વિચાર કર્યા સિવાય એને તું ચલાવી લઉં એ તપ કહેવાય શું કહ્યું બરાબર એ તપથી ઘણો ફાયદો થાય તારે આપણા લોકો શું કે છે મેં સહન કર્યું તે તપ પેલું જતું રહે સહન કર્યું નહીં બોલવાનું સહન કર્યું નહીં એને બસ આપણે શું કરે કે સહકાર કરેલું તો સ્વિંગને સ્વિંગની પેટ કૂદે લિમિટ હોય છે એટલે સહન આ જપ તે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે જપ થાય હવે આ દવા દવા લેવા દે છે એની મુદત હોય છે હા તો આમની મુદત તો રહી છે ભગવાન એ અમારા મગજમાં ઉતરતું નથી કે આ ભગવાનની મુદત ચાલુ છે કે મુદત પૂરી થઈ ગઈ છે એવું એટલે તો હવે અમે જે ભગવાનને હું જે રામની કે પૂજા કરું એ બધું નકામું એડે જ જતું છે મારું નકામું નહીં તું તારી શ્રદ્ધાનું નું ફળ મળે બસ મારી શ્રદ્ધાનું જ ફળ મને મળે એમાંથી કઈ મળતું પણ એમાંથી કઈ જ નહીં પણ આવું તો કેવાય છે લોકો છોડી દે હા એટલે આપણે કંઈ એમાંથી મળે એમ કહીએ જેને હાથું ધોરણ હોય ત્યારે હાથું કહીએ નહીં તો બીજા બધા કહીએ એમાંથી જ મંદિરે ના જાય પોતાની શ્રદ્ધાનું ભલે હું મારી જાતે પોતે જેટલી મજબૂત શ્રદ્ધા રાખું એટલું મજબૂત ફળ મેળવી શકું ને હું જેટલી મજબૂત શ્રદ્ધા રાખું એટલું જ મને મજબૂત ફળ મળે ને હા તારી જેવી શ્રદ્ધા તેવું ફળ એટલે એ તો કશું કરતા નથી એ વાહ તારી માયા <laughs> પણ એવું શું કહીએ બધા છોડી દેવું એટલે તારા એકલા જેવા કહેવાય કે બધા ના કહીએ આ જસુભાઈ બહુ તારે કહ્યું હતું એમને તું આજ કરો કરો નહીં છૂટી ગઈ મેં નહીં છૂટી ગયું મારી ઉપર ગયા એ કશું કહે નહીં અને આપણી વાઈફ હોય તીરે ગયેલું હોય એ કરે જીતી જો કરે એને આપણે ચડાવીએ કે તો આથી સરસમાં સરસ મગજ બનાવી લાવજો તો લઈને આવે આવું ફોડ બહાર પાડીએ નહીં પાડીએ બધું લોકો આશ્ચર્ય થઈ જાય નહીં તો દાળ પીવા જતા રહે રમીરમાં જતા રહે મંદિરમાં જતો રહે તને ખબર પડે ને એટલે બહાર ના પાડે અરે આવું લખાય નહીં લખીએ નહીં ના લખાય તું સમજી ગયો છોકરો બહુ ડાયો હા છોકરા મને બોલે તો બહુ મને સતી કરવાની મજા શું ભણ્યો છું બીકોમ તાર પપ્પા જેવું ફેર નહીં પડ્યો જરાય ઘણો હે ફેર પડેલો છે રન નાખી પણ હવે એની સાથે જો મને પોતાના અંતરમાં એટલે હું તમને કહું છું એનો મતલબ એ થયો ને કે કોઈ માણસે કોઈની પાસે જવાની જરૂર નથી બરોબર એનો અર્થ એવો થયો ને કે કોઈ માણસે કોઈની પાસે જવાની જરૂર નથી હા એવું આપણી શ્રદ્ધા જ કરે છે બધા એવું નથી પાછું પાછું ઊંધું કરે આ ગેરસમજ છે જો પાછું ઊંધું માની ગેરસમજ થઈ ને આ ગેરસમજ થઈ ગઈ હે ગેરસમજ થઈ ગઈ મારાથી ના જવાની જરૂર છે હા આપણે જાણીએ કે આની વાત આપણે સમજીએ તેના તો ઘણી ઊંચી છે શું અને આ વાત બનાવટ નથી કે ઉતારો નથી બીજી જગ્યાનો અને આપણે જોવા જવું તપાસ કરી જો આપણને એમ લાગે કે આમાં આ શાક આપણે કોગનું નથી તો ઉડી જવું નહીં નાસ્તો શાક લઈને ગયા હોય તો આપણે ખબર પડે ને કે આ શાક બરોબર સાદું ફ્રેશ એવું નથી આપણે ગમે એવું એટલે પાછા જોઈ લેવું આપણે બોલતા ના હોય સાહેબ જેની પાસે કશો સામાન ના હોય બોલે નહીં શું કરે બોલે નહીં જેની પાસે કશો સામાન ના હોય તે બોલે નહીં અને હાથ આઠ જણ સાહેબ બોલતા નથી કશું હા કશું બોલતા નથી આશીર્વાદ લઈ જાઓ કે તમારા સાહેબ પાસે સામાન નથી બોલતા શું થાય છે કોઈ બાપે બોલ્યો શું કહ્યું બધી બનાવટ બધે ફરેલો છું બરાબર ને હું તો આવડી મુક્તિ બોલતા નથી થાય મને કહે છે તમે જ્ઞાની છો કેમ વળેકો છો તમારા બરકત નથી તેથી એટલે તમે નથી કહેતા તમે જરૂરી ના થયા એ તમારે હૈરાન બોલવું પડે તારા શરમ નથી આવતી તમને કે શરીર નહીં થતા મારે હિરાન બોલવું પડે તો હરી સારું દેખાય શોભા દેખાય નહીં તો મારે કશું જોઈતું નહીં ત્યાં પણ એ તો આગના જ્ઞાનીઓ નતા બોલતા થયા નતા તે અને થાય તેને કહેવાનું કે હું આ છું તો એ લોકો લાભ ઉઠાવે કોણ ઉઠાવે લોકો તાકી એવું પણ બોલવાની શી જરૂર તમે બોલાવડાવો કહો બને એમ કહો કે હું આ જ્ઞાની છું જો દાદા ભગવાન જેવું બોલાવડાવો છે કહો યથાર્થ હોય તે બોલે તો કહો મેન્ટલ બોલે મેન્ટલ બોલે ના બોલે બોલે બોલે મેન્ટલ બાપનું શું જાય અને યથાર્થ હોય તે બોલે બોલે છે સારા પહેલા નતા બોલતા એ બધી બનાવટ હતી જે સાચા પુરુષો બોલતા હતા તે નથી શું કર મહાવીર બાવી બધા બોલતા હતા એમને પૂછે કે આપ સર્વજ્ઞ હતા કે આ અમે એ બોલવા માટે છે તું બીકોમ થયેલો માટે બીકોમ થયેલા બોલવો કાંઈ શું હોય કશો નહીં હા મહેતા સાહેબ ઇન્કમટેક્સ ઓફિસર છે એમ કહેવાય કે હું ઇન્કમટેક્સ ઓફિસરમાં મદદ છું અને બનાવટ હોય તો ના ચાલે સત્સંગ ગમ્યો તમને આજનો આ બધાનો પહોંચ્યા છે હજાર માણસ જમાડવાના હતા અહીંયા આગળ એટલે એના મને એમ કે તો આગળ બોલાવી જવું એટલે લોકો એમ કરી જાય કે ના એક એકના એક છે શું કહ્યું એટલે જમવા બોલાવ્યા ઘેર મેં ના હું તો આવું નહીં તો લોકો એમ કહે કે એકના એક છે એટલે તાલુકા શિકાર વધતો જાય શિકાર વધારે કરે શું કરે એના કારણે ભેદ પડ્યો છે એવું કોણ છે એટલે તારા શિકાર તારા ઓછા થઈ જશે એટલે ના આવું જમવાય નથી અમે ભાગી ભાગીદાર હતા પણ આવું નહીં અમે એકના એક છે દેખાડવા માટે તે ના દેખાડ્યું પોલિસી તમારી પૂરી તૈયાર આ સૌ તારી વાત હા તારી વાત આ બધું જોઈને બોલું છું આત્મા શું આત્માનો ઉદ્ભવ થાય શું આત્માનો આત્મા તો નિરંતરનો છે એને ઉદ્ભવ ના હોય પણ આત્મામાંથી આ જગત ઉદ્ભવ સ્થાન થયું એ બધું મેં જોયેલું છે એ શાસ્ત્રોમાં નથી ચાર વેદ ભણે ને ત્યારે વેદ બોલે ત્યારે વેદ સ્થિત ઇઝ નોટ ધેર શું બોલે હા એ નથી નહીં આ આત્માનો નહીં મેં માથાકૂટ તમારી પૂરી ક્યાં કરી <laughs> શાસ્ત્ર ના કહી આપણે પછી અહીં કોનો ફળ છું આ તો બધું સ્થૂળ છે શબ્દો સ્થૂળ હોય કેવા ભાઈ અને આત્મા સૂક્ષ્મતમ છે તો તને વિચાર નતો આવતો ભાઈ આ સ્થૂળ માંથી હું સૂક્ષ્મતમ ખોળું છું પણ કઈ મને એવું કઈ આશા ત્યાં ખોટું જ્ઞાની જરા આત્મા પરમાત્મા પ્રગટ થઈ ગયા છે ત્યાં જાઓ અને ચૌદ લોકો આ પ્રગટ થયેલો એની ગેરંટી આપું છું અને દાદા ભગવાન નામ દે ને તોય કલ્યાણ થઈ જાય એમને અજાણે અજાણથી બોલે તોય કલ્યાણ પણ ભાવથી બોલે તો લોકો દવાખાના બોલે દવાખાના બધા મુંબઈમાં દવાખાનામાં માળા પણ પહેરાવે ને બધી લઈ જતા હતા ફૂલની અને લોકોને પહેરાવે ને દાદા એમ તારે ડાક્ટર બીજા કે શું થયું આ કેવી રીતે એટલે સમજવા જેવું બધા બે કરશું પણ કોઈ જગ્યાએ આ વાત ઉપર વિવાદ નહીં થયેલો શું થયેલો વિવાદ નહીં કારણ કે અમે બોલીએ એને કબૂલ કરવું જ થયું ભલે ના જાણતો ગમે તેવો માણસ વિરોધી હોય તો પણ આત્માએ કબૂલ કરે ખરો પછી માફું બોલવું તો બોલે મારા આત્મા કબૂલ કરતો નથી ને એટલે ખાલી વિવાદ કરવા માટે જ માફું બોલે ખાલી વિવાદ કરવા માટે જે માથું બોલે હા ખાલી અહંકાર મોટો કરવા માટે અહંકાર મોટો કરવા અહંકાર મજબૂત કરવા માટે વાકું બોલે કે ના આ વાત તમારી મને ગમતી નથી તો ગેરંટી એના આત્મા કબૂલ કરવું જ પડે એનો આત્મા કબૂલ તો હોય કે આ વાત સાચી છે છતાં એમ કે મારો આત્મા કબૂલ તો નથી બીજાના મોઢે એવું કે એનો પોતાનો આત્મા કબૂલ કરતો હોય કે આ વાત સાચી છે પણ બીજાના મોઢે એમ કે કે મારે કબૂલ કરતો નથી એમ એવું એવું કરતા પણ આમ જોવા જઈએ તો જેનો ઘોટાળો ના કરે ને પછી તો એને સીધો ચાલે પણ આ લાદ ઉપર લાદ સંવાદ નહીં થયેલો આ હું જે બોલ્યો એ ઉપર કોઈએ ફરી પ્રશ્ન ઉભો કર્યો નથી કે તમારી વાત મને ગમતી નથી તમારી વાત સમજાતી નથી એવું બોલે તેને જવાબ આપવાનો કારણ કે વાદ વિવાદની વાત નથી આ બરાબર તે પછી માલકી ની વાણી કેવી છે માલિકી વગર બધી વાળી માલકી વાળી એમાં અહંકારની છાટ હોય શું હોય અહંકારની છાટ માર્કિંગ કરી વાર એમાં અહંકારની છાટ પણ ના એ સમજવાનું માલકી વગરની વાળી અત્યાર સુધીમાં મારી એકલા નહીં હતી આ બીજી વખતની માલકી વગરની વાળી ને અને મહાવીરમાં કે છો બુદ્ધને આમથી કોઈ માર છે હાથ પગના કપાઈ ગયા હોય લોહી નીકળતું હોય બહાર દુઃખી થતો હોય એવો માણસ લઈને જતા હોય અને ભૂતના જોયામાં આવે તો ભૂતને કઈ અસર થાય કરી એનો આત્મા હોય સાચા હોય તો એમને તો થાય જ ને અસર થાય એમને થાય એમને અસર થાય કે આમ આત્મા આટલો દુઃખી કેમ છે એનો આત્મા કેમ આટલો બધો દુઃખી છે લાવ્યો એનો ઉદ્ધાર કરું એમ હા એટલે મારી બુદ્ધને શું અસર થાય એમને બુદ્ધને પોતાને શું અસર થાય એ મને પોતાને ખ્યાલ નથી આવતો હું તો એમ કહું છું કે બુદ્ધને એવું એવું થવું જોઈએ કે આત્મા આટલો બધો દુઃખી છે તો લાય હું એનો ઉદ્ધાર કરું કારણ કે એ તો પરોપકારી જીવ છે ને એને તો લોકોનું સારું કરવું છે એમને દુઃખ થાય ને એનું પેલાનું દુઃખ છે હા પણ એમને દયા તો નહીં જોઈએ ને એમને તો દયા શું કરવા લાવે બુદ્ધનામાં આ દયા જે છે દયા ગુણ કે દયાની શરૂઆતથી ધર્મ શરૂઆત થાય છે અને દયાને એડ થવાથી ધર્મ પૂરો થાય છે અને વિજ્ઞાન શરૂઆત થાય થાય છે દયાનો એન્ડ હા ત્યાંથી ધર્મની શરૂઆત ના ની શરૂઆત થાય વિજ્ઞાન આ દયા એ ભદ્ર ગુણ છે દયા હોય ત્યાં સુધી નિર્દયતા હોય આને જરા કોઈ દાખલો આપીને સમજાવો ને મને દયા હોય ત્યાં સુધી નિર્દય હા ઉંદરી પાસે બિલાડી પાસે પછી પડી હોય તો ઉંદર ઉપર ને દયા હોય આપણને તો બિલાડી પર શું હોય નિર્દયતા હોય એટલે ત્રીજી વ્યક્તિને હે ત્રીજી વ્યક્તિને થયું ને ત્રીજી વ્યક્તિ ને પેલા બે અને જે જોનારો દયા કેમ છે કે આરોપ મારી નાખશે હા અને મારી નાખનાર કોણ છે કાબિલાડી મારી નાખતા છે માટે નિર્દયતા એની પર અને આ મારી નાખશે એટલે એની પર દયા આવે છે એ અહંકારી ગુણ છે શું છે અહંકારી દયા નિર્ણયતા એ અહંકારી ગુણ છે એટલે એટલે બુદ્ધ ભગવાન ને તીકડી દયા આવે અને દયા એ તમારા ઉપર દયા નહીં કરતો પોતાનું દુઃખ કાઢવા માટે દયા કરે શું કરે છે પોતાની હાથે દુઃખ થાય પોતાનું અને દુઃખ ને કાઢવા માટે દુઃખ બંધ કરવા માટે એની પર પ્રયત્નો કરે છે જેટલા દયાળુ છે ને એ બધા તે પોતાને દુઃખ થાય છે એ દુઃખ બંધ કરવા માટે આ પ્રયત્ન કરે જયારે મારીને એમાં જોયા આવ્યો હોય મારીને અસર ના છે મારીને કરુણા વર્તે કરુણા વર્તે કરુણા એટલે ઉંદર ને ઉંદર ને જોઈ દે એની અવસ્થા ત્યારે બિચારા જો એને એનું કર્મ ફળ કેવું આવ્યું આ અરે બિલાડી આ કર્મ હતી એનું ફળ કેવું આવશે એટલે બંને ઉપર કરુણા આવે ખબર ને અને મને દયા ના હોય મારા અત્યારે કોઈ મથું કાપી નહીં નાખે દયા બે ના એટલે કરુણા એટલે પછી કરુણા કરુણા એટલે દયા ગુણ અમારા ખરાબ છે આ કેટલી હું કહું કે દયા ગુણ નહીં દયા દયા કરતા ધર્મ શરૂઆત થઈ તો પણ અમુક અમુક કાળે એની પણ બિનજરૂરિયાત છે જેમ હાઈસ્કૂલ થોડી પડે ના થોડી પડે મકાન બહુ સારું હોય તો પણ હાઈસ્કૂલ થોડી પડે ને એવું હાઈસ્કૂલ વાનું પછી આગળ કરુણા કરુણા છેલ્લો છે છેલ્લો કહેવાય કરુણા આ આધુ હા એ છીએ કે શું તમારો ધંધો નોકરી નોકરી કરે છે નોકરી પણ ઈશ્વર કરતો ને તમે કરો છો બરાબર હા બરાબર પોતે કરે છે પગાર કોનો તમારો વિશે ને આપણો પોતાનો ભાઈ કોની તમારી વિશે ને આપણી પોતાનો ભાવ કોને તમારે કે ને ભાવ આપણા હે આપણા પોતાના ભગવાનની જરૂર નથી વધતી જરૂર છે જરૂર છે બાબતમાં કઈ રીતે નહીં કઈ રીતે નહીં જરૂર હા કઈ બાબતમાં ભરવું છે કહો કોઈ રીતે જરૂર નથી ભગવાન તમારી રીતમાં કોઈ રીતે નથી અલૌકિક રીતમાં છે તે તમને ખબર નથી અને તમારી રીતમાં તે મારી બેઠા એમાં કોઈ રીતે જરૂર ના એટલે આપણે ચર્ચા ધાર્મિક રીતે કરવી છે કે કાલ ની રીતે કરવી એની પર આધાર એમ કે છે કે ચર્ચા ધાર્મિક રીતે કરવી છે કે પેલો કાલ બાર સ્ટુડન્ટ કે છે એ રીતે કરવી છે એમ બિલકુલ અલૌકિક રીતે ધાર્મિક રીતે નહીં ધાર્મિક તો વાદ વિવાદ હોય હું તો વાદ વિવાદ એ કરવા માંગતો હું તો એક્ઝેક્ટનેસ કરવા માંગુ કારણ કે તમારી ચર્ચા કેવી થાય મારા બુદ્ધિ નહીં બિલકુલ ખોટો બુદ્ધિ નહીં હવે ચર્ચા કોણ કરે છે બુદ્ધિશાળી હોય તમે બુદ્ધિશાળી ગયા હું જોડે બુદ્ધિશાળી હોત તો ચર્ચા થાય પણ મારે બુદ્ધિને છોટાઈ નથી એટલે એમનો પ્રશ્ન છે કે આપ ઈશ્વરમાં નથી માનતા એમ કહો છો ઈશ્વરને તો હું ઓળખું છું અને માનું છું તમે માનતા નથી મને એવું લાગે છે કે આપ નથી માનતા કે મને એવું લાગે છે કે આપ ઈશ્વરને માનતા નથી એમ તમે હું ઈશ્વરને તો માનું છું પણ જે માનું છું તમે બધા માન્યું નથી તમે ઈશ્વરને માનતા જ નથી વિરોધી છો ના ના ના એવું નથી તમે કાલ માર્ક જે કહેતો એ રીતે જ આવો ભગવાન ની એક આજ્ઞા તમે પાડતા નથી હું બધી આજ્ઞા પાડું હું માનતો એક કઈ આજ્ઞા પાડી કહો કઈ આજ્ઞા પાડી ઈશ્વરે આપણે જીવન જીવવાના આપણે ધાર્મિક પુસ્તકો કે પ્રમાણે એ એમ કે છે કે પુસ્તકો જે કે છે એ પ્રમાણે બધું માનીએ છીએ એમ કે હા એ પ્રમાણે પાયો છે કે ફ્રી પુસ્તકમાં બહુ નાના નાની બાબત શું લખે શું પાડતો એ કે તમે કેવી રીતે માનકો નથી પાડતો એમ હે એવું હું શું નથી પાડતો એમ કહો તમે કઈ રીતે માનો છો નથી પાડતો એમ કે ઈશ્વર તમે પાડતા એમ કહો હું નથી કહું તમે નથી કહો કોઈ કહેતો નથી ખાવું વડીલોને માર જોયું નથી આ બધા તમે કહ્યું કે ભગવાન હું છું ભગવાન નવો બધું કરે છે ભગવાન સત્ય ઈશ્વર છે સત્ય એ ઈશ્વર છે તમે ઈશ્વર માં તમે ઈશ્વર જોયો છે હા જોયો છું તમારે ના તમારે હોવું બકરા નું હોવું એમને હોવું જોઈએ મેં નહીં આમને હોવું પ્રભાત ને હોવું મારી માન્યતા છે દરેક દરેક માન્યતા ચાલે નહીં માન્યતા ભગવાન સર્ટિફિકેટ કોણ જોઈએ સર્ટિફાઈડ ભગવાન બરાબર છે સર્ટિફિકેટ આપનાર કોણ પણ ભગવાન પોતે મને એવું લાગે સર્ટિફિકેટ તમે આપો ભગવાન તમારા મેં આત્મા જો આનામાં જો આ વાત કરી છે તમે આત્મા તમે સર્ટિફિકેટ ભગવાન છે કે નહીં તમે સર્ટિફિકેટ તમે જ આપી શકો એવું લાગે છે ભગવાન દેખી શકાય છે કોણ છે કહેનાર કોણ છે એમાં છે તમે તે માનો પર તમે માની મનાય છે એ તો એ સમજ પડી છે તમારી દરેક જ વ્યાજબી નથી મારી દ્રષ્ટિએ બીજું આવે કઈ ગુરુ વ્યાજબી છે ને અમારી ના મને કઈ હા કઈ લાગતું નથી કે આ જગત કોને બનાવ્યું કોને બનાવ્યું કઈ ચાલુ બનાવ્યું તમે જાણતા હું જાણતા કોઈ જાણતો નથી એમ કે અમે હેરાન નથી કે હેરાન તમે કહો પણ છે કુંભાર કોઈ નથી સાચું હા